મનઃ પર્યાય જ્ઞાન બધા મનુષ્યનો સ્વભાવ કેવો છે કે વિચાર આવે તેને કહે મને વિચાર આવ્યો અલ્યા તું પોતે અને વિચાર બંને જુદા છે મને વિચાર આવ્યો એ વાક્ય જ ઇટસેલ્ફ બોલે છે કે હું અને વિચાર બંને જુદા છે હું વિચારું છું એમ નથી બોલતો મને વિચાર આવે છે કે મારા આવા વિચાર છે એમ કહે છે માટે વિચાર સેલ્ફથી કમ્પ્લીટ છૂટા જ છે આ તો અલૌકિક જ્ઞાન છે આ તો મનઃ પર્યાય જ્ઞાન ઊભું થયું છે વિચાર આવે ને પોતે જ્ઞાતા દ્રષ્ટા રહે આ જ્ઞાનથી તો બુદ્ધિના પર્યાયો પણ જોઈ શકાય તેમ છે આ મનના વિચાર અજ્ઞાનીને દેખાય છતાંય તે પર્યાય જાણવાનું આત્મા થયા વગર મનઃ પર્યાય જ્ઞાનમાં ના ગણાય આ મનના પર્યાયો નિરંતર બદલાય તેના જ્ઞાતા દ્રષ્ટા રહે તે જ મનઃ પર્યાય જ્ઞાન મનની અવસ્થા જોઈ શકે તેને જ્ઞાની કહ્યો છે મનના કમ્પ્રેસ કે ટેન્શન કેટલું ઊંચું ગયું કેટલું નીચું ગયું કેવો ઉલ્લાસ આવ્યો કેવું ડિપ્રેશન આવ્યું એ બધા જ પર્યાયો જોવા એ જ મનઃ પર્યાય જ્ઞાન સ્વરૂપ જ્ઞાન વગર તો મન જરા બતાવે તો ચોંટી પડે મને મને કરીને મનઃ પર્યાય જ્ઞાન પ્રાપ્ત કરવા લાખ અવતાર શિષ્ય થવા તૈયાર થઈ જાય ક્રમિક માર્ગમાં સાધારણ મનઃ પર્યાય જ્ઞાન હોય અને આ આપણા અક્રમ માર્ગમાં સજ્જડ મનઃ પર્યાય જ્ઞાન થાય આ તો બુદ્ધિના પર્યાયો પણ જોઈ શકે તે પણ જ્ઞાન જ કહેવાય ચિત્તને તો અજ્ઞાની પણ જોઈ શકે તે તો અશુદ્ધ ચિત્ત કહેવાય તે જ્ઞાનમાં ના ગણાય કારણ કે એને અહંકાર પણ જોઈ શકે આ અક્રમ માર્ગ તેથી મનઃ પર્યાય જ્ઞાન ઊભું થઈ ગયું છે તેથી જ કોઈ માટે દ્વેષ થતો હોય તો મનઃ પર્યાય જ્ઞાનથી મનની ખબર પડી જાય ને ત્યાં સીલ દાટો મારી દેવાય જ્યારે એ માણસ ફરી ભેગો થાય ત્યારે ભડકો થતો એની મેળે અટકી જાય એ મનઃ પર્યાય જ્ઞાનના ના હોય તો તો ભડકો થઈ જાય આ તો મનઃ પર્યાય જ્ઞાન તે આપણે દુકાને બેઠા હોઈએ તોય આપણે જાણીએ કે ચંદુભાઈ માટે આવા પર્યાય અને લલ્લુભાઈ માટે આવા પર્યાય બતાવે છે તે ત્યાં આગળ ચેતીને ચાલીએ ભલ ભલા સાધુઓને આચાર્યોને પણ મનઃ પર્યાય જ્ઞાન ના હોય શ્રુત જ્ઞાનમાં જ હોય તેઓ આ તો તમને કલાકમાં જ સ્વરૂપનું ભાન અમે કરાવી આપીએ છીએ તેથી આ બધું સહજ પ્રાપ્ત થઈ જાય છે બાકી લાખ અવતારે ઠેકાણું પડે તેમ નથી